આત્મજ્ઞાન ત્યાં છાક નહીં કવિરાજે લખ્યું છે આત્મજ્ઞાન સરળ સીધું સહજ થયે છકે નહીં નવનીત વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું સાચું જ્ઞાન થયું તો છાક ચડે નહીં વીતરાગનો આપેલો આત્મા જો એ જ પ્રગટ થાય તો છાક ના ચડે બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચડી જાય ને હું છું હું છુંનો કેફ રહ્યા કરે તે રાતે ઊંઘમાં એ ના ઉતરે તેથી ભગવાને કહેલું કે જે જ્ઞાનથી છાક ચડે જે શાસ્ત્રથી છાક ચડે એ અજ્ઞાન છે આત્મજ્ઞાન દરેક મનુષ્ય જુદા જુદા હોય પણ વિતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચડાવે નહીં વિતરાગની વાણી કેફ ઉતારે આ તો કહે આમ કરો તેમ કરો વૈરાગ્ય કરો તપ કરો ત્યાગ કરો એથી તો નર્યો કેફ ચઢે એ તો દેવગતિ માટે કામનું મોક્ષ માટે નહીં અમારી વાણીથી કેફ ઉતરે અને અમારા ચરણનો અંગૂઠો એ ઇગોઇઝમને ઓગાળવાનું વર્લ્ડમાં એક જ સોલ્વન્ટ છે ઇગોઇઝમ ઓગળી શકે હા અમારી વાણી જેવી છે કે જેનાથી ઇગોઇઝમ ઓગળી જાય આ વાણીથી તો ક્રોધ માન માયા લોભ બધું જ ઓગળી જાય અમદાવાદમાં એક શેઠ આવેલા તે કહે કે મારો ક્રોધ લઈ લો તે લઈ લીધો અમે જ્ઞાની પુરુષ પાસે બધી જ ચીજ હોય એનાથી બધું જ ઓગળી જાય આ ક્રોધ માન માયા લોભ બધું શાનાથી ઊભું છે શાના આધારે ઊભું છે લોકો કહે છે ને કે મને ક્રોધ આવે છે હવે આ મને થાય છે એ આધાર આપે છે તેથી પેલી વસ્તુ ટકી રહી છે જ્ઞાની પુરુષ આધાર લઈ લે એટલે પેલું ઓગળી જાય ધીમે ધીમે ક્રોધ ઓછો કરવા જાય તો થાય તેવું નથી અને વખતે ક્રોધ ઓછો થાય તો પાછું પેલી બાજુ માન વધે એટલે આ તો કેવું છે કે પોતાનું ભાન નામે નથી અને માથે બધું લઈને ફરે છે આ તો પોતાના ભાન વગર જ વ્યવહાર આખો નભી રહ્યો છે સહેજે ભાન નથી